સારું કર્યું કઈ સુરત યુનિવર્સિટીમાં થઈ જશે એનું કામ થઈ જશે હા થઈ જશે થઈ જશે એનું કામ થઈ જશે આપણા સંઘ તરફથી આ પહેલાં પહેલી પીએચડીનું e કરી રહી છે કારણ કે આપણું હજુ એફિલિએશન મળ્યું નથી ને સુરત યુનિવર્સિટીનું એટલે અહીંયા ના કરી શકાય ને એટલે અહીંયા આપણે ચાલુ કરવું છે એટલે બે હજાર ફિફ્ટીનનો મેં ટ્રાજેક્ટ આપ્યો છે કઈ ગયા લાલા લાલાના શુક્લ અસ્તુ સર હરીશ ક્યાં ગયા અરે હરીશ શું આપણા સુરેશ હા બે હજાર ફિફ્ટીનો ટાર્ગેટ આપ્યો છે ફેકલ્ટી લેવલને બધું કરવા માટે એટલે આખા વર્ષમાં થઈને આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર અને ફેકલ્ટી ત્રણેય કરશું હમ આસિસ્ટન્સ છે તો ગ્રેજ્યુએશન પ્રોફેસર્સ માસ્ટર્સ અને ફેકલ્ટીઝ બધા પીએચડી આ ત્રણ પછી એની નીચે આ ગૃહને બધું કરો છો નીચેના લેવલ લેવાનું છે સમજી ગયા તમે ઇન શોર્ટ જાઓ પછી હું તમને એક આપું છું અત્યારે તમે તમને સર્ક્યુલેટ કરી દેજો અમેરિકામાં મનીષ શાહ છે શિકાગોમાં ડીન ઓફ ધી ડિપાર્ટમેન્ટ આખું કમ્પેરેટિવ રિલિજન્સ અને બધામાં બધું છે બહુ હાઈ છે શિકાગો સારામાં સારી યુનિવર્સિટીમાં એ આપણી આપણે આમાં છે ને અમેરિકાના રિસર્ચ સેન્ટરમાં તમને ખબર નહીં હોય તમને ખબર છે મનીષ શાહ હમણાં આઈને ચાલે ગયા એને ભાવ કર્યો છે કે હું આ લાઈન પર આખું અમેરિકાનું બધું કરવા માગું છું whole of the whole of the America western world માટે એ હું તમને આપી જઈશ યાદ મેં અંદર રાખ્યું છે તમારા માટે જ રાખ્યું છે તે તમે એક કોપી છે મારી પાસે રાખી મૂકજો હમ તમે મારા બધા સેક્યુલર કરીને જોઈ લેજો ચાલો હવે આપણે બધા વાતો કરીએ હવે આપણે બધાની વાતો આ સાહેબો જુદા છે મોટા હં રિસર્ચ સેન્ટર ચલાવનાર અને આપણે આપણે આપણું સેન્ટરો ચલાવીએ બધા હં દરેકની પાસે શરીર ભારે લઈને ફર્યા કરીએ છીએ બધા વજને કોઈને ભારે નથી લાગતું લ્યો એટલું વજન માથે મૂક્યું હોય ને તો ખબર પડે લોકોને એટલે એમ એમ કરે છે પાછી એ તારા જેટલું વજન માથે જ મૂકી તો જો પેલી જોયા કરે છે મારી એમ એમ જશે પાતળી છે મને તો ઊંચકાશે પેલા જે સમજે છે રાખ આપણી સમજણ બધું નહીં ચાલે હં હા એ તો સ્ત્રી પૂતગલ તો કેવું ભારતનું એને નારી રત્ન કહ્યું છે શું કહ્યું છે ચક્રવર્તી જેવા ચક્રવર્તી મહારાજા ચક્રવર્તી પર સ્થાપન નથી થતું છેલ્લામાં છેલ્લું રત્ન નથી મળતું એટલે કયું તો કે આ સ્ત્રી રત્ન અને એવી મળવી જોઈએ તો ચક્રવર્તીના બુરિયા બોલાવી દે એવી એમ ગમે તે ના ચાલે એને <laughs> ચક્રવર્તી જાય વાત હોય નહીં એવી મળી આપણા ભરત રાજાને સુંદર હે ભરત રાજાને મળી એ વિદ્યાધરી વિદ્યાધરી એટલે વિદ્યાધરની દીકરી અને ક્યાં આગળ નોર્થ આજે નોર્થ વેસ્ટ પાકિસ્તાન છે ને એ એરિયાની અને ઋષભદેવ ભગવાને બાહુબલીજીને જે એરિયા હતું રાજ આપ્યું હતું એની અને ત્યાં આગળ તો હીરા માણિકના પથરાઓ બધા હોય બધા પછી આ તો પહેર પાડીને બધા કરે છે આ તો બધા એમ એમ નથી કરતું કોઈ ત્યાં તો એવું અને પેલી હોય ને રમે છે ને એનાથી રમે પાછા રમે અને આવે ને તે પેલા અરે આ હીરો હવે તમે લોકો રમો છો સંધિ કરવા મોકલ્યો ને શું વાત છે અહીંયા આવી આવી છે પાવરફુલ પાવરફુલ હા અરે આ તો બહુ કિંમતી છે શું કિંમતી છે જો અમે તાની રંગોરી પૂરીએ છીએ હાથમાં લઈ મચડી પાવડર કરીને રંગોરી પૂરી આવી છે એવી તો અને આજની આમાં જુઓ મોટી અને પોતાનું હું સમજી બેઠી છે આ વાત છે પણ કળિયુગ છે શું કરે કળિયુગ એટલે પોતે હું સમજી બેઠો છું હું સમજી બેઠો છું રાખવા જેવું નથી બહુ નથી રાખવા જેવું ખરેખર આપણને પોતાને માર આપે છે તોય સમજણ નથી પડતી અલ્યા પ્રકાશ સમજી ગયેલો છે પેલી કલ્પી કઈ ગઈ બહુ સમજી ગઈ છું હા હા તે લોકોને એવું કહીશ કે હું કશું સમજી નથી આઈ બનશે તારું એવું કહીશ તો લોકો એવું નહીં કહેવાનું અંદરથી રહેવાનું એ વાત ખોટ બહાર તો નાટક નહીં કરો તો કરાવશે તો છોડશે જ નહીં ને કહી જશો એવો ટેકો મારશે ને તો ભાઈ અરે ભાઈ શું કર્યું મેં તારું આવું બોલવું તો પડશે અને વધારે જો એ આમ કહેવું પડે પણ જેવી શક્તિ હા શક્તિ પ્રમાણે કામ ન જો એ તો આઈ બનશે તમારું ઊંધું ચતું થઈ જશે નીલા શું જોયા કરું છું હવે એનું કેટલું મોટું તું વાત કરીશ બહુ ઝીણી વાત છે એવું છે ને કે આપણને દાદા ભગવાને એટલી સીધી સાદી ભાષામાં સમજ આપી છે જે તીર્થંકર ભગવંતોની ચોવીસ તીર્થંકર ભગવંતોની ભેળી બધાનો કરો સરવારા સ્વરૂપે એટલી સુંદર જગતને આપી છે કે એ વિજ્ઞાન જો આજે આજના જગતમાં આજના મનુષ્યની ભાષામાં આપણે આપણે વિરસવામાં આવે પ્રસારવામાં આવે તો સમજી શકે એવા છે કારણ કે આજે આજનો આ ભૌતિક વૈજ્ઞાનિક યુગ છે અને ભૌતિક વૈજ્ઞાનિક યુગ એ બૌદ્ધિક યુગ છે બૌદ્ધિક કેવો બુદ્ધિની ઉપર આધાર જીવાત આધારે જીવનારો એવો છે અને એમાં વિજ્ઞાનીઓ જે કહેવાય છે એ એટમ અને એને જેને કહે છે કે અમે ભગવાનનું એટમ ખોરી કાઢ્યું કે છે લે ભગવાનને એટમ બનાવી દીધા ભગવાન જાણે એટમ બીજું કામ કરતા હોય પણ કરી શકે છે ખરા પણ એ તો શાંતિ પ્રસરાવે છે નુકસાન નથી કરતા જો ભગવાનનું એટમ બમ પડે તો શાંતિ શાંતિ શાંતિ થઈ જાય બધું એ તો પણ શું કરે છેવટે બધાને લાગે છે ગમે તો યુદ્ધ થયું શાંતિ થાય ત્યારે કેવું લાગે લોકોને આવું છે એટલે અણુ પરમાણુની વાત તો બહુ ઝીણી છે પણ દાદાએ બહુ સારી રીતે સમજાવી છે અને જો વિશ્વને સમજાવવું હોય ને આપણે મહાત્માઓ તો બધા સમજ્યા બધા છે આપણી પાસે ટ્રસ્ટી છે તો એમના માટે તો બહુ ટૂંકામાં વાત લાવી દેવી હોય તો આમ સામાન્ય ભાષામાં કહીએ તો આત્મા છે અને પરમાણુઓ છે આ સીધી સાદી ભાષામાં પણ પરમાણુ શબ્દ કોઈને સમજી નહીં શકે જગતમાં કોઈ નહીં સમજી શકે એટલે અણુ શબ્દ બોલવો પડે એની જગાએ આવો આવો બધા આવો આવો આવો બધા બ્રહ્મ તેજ આવ્યા નાગર તેજ કે બધા આવો જો હીરાવારો આવ્યો <laughs> બેસાશે ગમે તો એ આટલી આટલી જગ્યા છે ને ખોઈ બેસી જાય એ તો બેસી જાય ખોરી કાઢે આ તો અંદર બેસી જાય અંદર છે પાછળ બધું જગ્યાઓ હોય છે એટલે અણુની ભાષામાં વાત કરવી પડે આટલું જગત વિજ્ઞાન એ બધું છે અણુને વધારે સમજે છે સમજે છે તો નહીં કશું નથી સમજતું કંઈ જરાય નહીં પરંતુ માને છે અમે સમજીએ છીએ એટલું જ એટલે એમાં આત્મા અને પરમાણુઓ બેની જ રમત છે પરમાણુઓ કોને કહેવાય કે જે પરમાણુઓથી શરીર બની શકતા હોય શું કહ્યું અને એમાં શરીરોમાં મુખ્ય શરીર માણસનું છે એ માણસનું શરીર તેમજ દેવ દેવ લોકોનું પણ શરીર તેમજ આ પશુઓ પ્રાણીઓ વનસ્પતિ એ બધું શરીરો મૃત્યુ લોકમાં માણસ જોડે જે પણ મૃત્યુલોકનું પ્રાણી છે એવી જ રીતે એ બધા પણ પ્રાણીઓ છે એ જગત અને એનાથી નીચેનું બહુ ગરબડો કરનારું નીચેની સજા ભોગવવા માટે જનારું જેવી જેવી ગરબડ કરી હોય એ પ્રમાણેનું ઓછી કંઈક હરી હરિહંચાઓ કર્યા હોય એવા લોકો ત્યાંથી થોડા ભારે ભારે બસ ત્યાં સુધી થાય આ કરિયુગમાં બીજા ગજુ નથી વધારે કરવાનું એનાથી નીચે જવા માટે બહુ બળિયા જીવો જોઈએ હમ આજે કહે છે હિટલરે આટલી બધી નુકસાન બધા મારી નાખ્યા એ કશું નથી કંઈ નથી રાવણ સાહેબ હતા વિદ્યાધર હતા અને મોટા વિજ્ઞાની હતા એ કક્ષાના હોવા ઘટે કૃષ્ણ ભગવાનના વખતમાં એમના સામાવરિયા હતા સામાવરિયા એટલે એ પહેલાં હતા પછી કૃષ્ણ ભગવાન આવ્યા એટલે આ મોટો કયો આવ્યો મોટો મારો સામાવર્યો તો પછી કૃષ્ણ ભગવાનને ભારે પડ્યો હતો પણ કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આ મને ભારે પડ્યો છે પણ એને ખબર નથી કે હું તને એને કેવો ભારે પડીશ શું પેલો મોટો નાદ બચ્ચું સમજી ગયા પણ મારી પાસે પડશે મારી પાસે પ્રજા બધી હેરાન થાય છે એટલે હું એવી જગ્યાએ જઉં ને અને પછી પડશે તો હું જોઈ લઈશ એને બરાબર તે ભગવાન ત્યાંથી મથુરાથી ભાગીને છે રાતોરાત ખબર જ નથી પડી એમને અને કેટલું નીકળી ગયા તાર ખબર પડી એટલે દોડાવો એની પાસે પડો કરો અને થયું તો બન્યું ખરેખર બહુ આ તો બધું સમજાયું નથી તમને બધું ઘણું બધું બન્યું છે જરાસંઘ જરાસંઘ એટલે એક વન વ્યંતરી દેવી હતી આપણા આપણા ભાષામાં રાક્ષસીને આવું બધું કહીએ એમાં રાજાને હાથ હતું તો એને રાજાને પ્રજા ના થાય તેને વળી બહુ તપ કર્યા અને પેલી ખુશ થઈ ગઈ એમ જા થશે તેને થવાનું પણ જો આ તરત આનો જન્મ થશે ત્યારે એ સચ્ચિદાનંદ એને કહ્યું કે તું આટલું ખર ફર આજે તેને બે રાણીઓ હતી તેને એમ કે બે રાણીઓ મારી વાલી છે અડધી અડધું કરીને આપી દઉં આપું અમારો બહુ બળવાન હોય તો આવું છે ને બુદ્ધિ આપણી તે બેવને જન્મ્યા તો અડધિયા જન્મ્યા અરે અરે સાહેબ કા કરવું શું કરવું શું તો કાને નખ્યા જંગલમાં કે મારે બચ્ચું જોઈતું તને અમે અડધિયા કેમ ના આવ્યા બધું કરે હાલે ચાલે તો એક બધું કલ્પના નથી હકીકત છે પણ તમને આ પરમાણુનું વિજ્ઞાન છે નહીં સમજી શકો તમે નહીં સમજી શકો હમ હવે આ જ પરમાણુનું વિજ્ઞાન છે હા એટલે નાખ્યા જંગ આટલો નાખ્યા અને કહે છે ખલાસો કરી નાખજો કે પણ પેલાનો <laughs> આવે ને પેલી કે ખલાસો કામ મૂકીને આવતો રહેજે આ અને જંગલમાં પેલી જંત્રી દેવી હતી તે એનું નામ જરા હતું <laughs> તે એને જોયું કે અરે હા આવા સુંદર બાળકો એટલે એને વ્યંતર વિદ્યાથી એને આમ કર્યા કે જોડી ગયા બે <laughs> જોડી ગયા એટલે જરા સંદેહ સંધાઈ ગયા જરાને એના વિદ્યાથી સંધાયેલા એવી રીતે આ અને એ મહાબળવાન થાય છે રાજા બહુ બળવાન આ બધી આપણને તો મિથોલોજીકલ કે પૌરાણિક વાર્તાઓ લાગે પણ એની પાછળ સાચય છે પણ સચ્ચાઈ તો જ્ઞાની પુરુષ જ બહાર લાવી શકે બીજાનું ગજું નથી એટલે લોકોને તો પછી આવી રીતે વાર્તાઓમાં જ મૂકી દેવું પડે બધું શું કારણ કે એમને નહીં તો આ તો ભગવાનને ડરાવે એવા છે બધા આજ આ કાળમાં આ કાળમાં હા દેવ દેવી ગમે તેવો તેને ડરાવી નાખે અને પૂજા એની કરે પણ બધા ડરાવા જાય ઊંધું કરે બધા આમ કરે શું કરે છે ઓછું ઓછું કર્યું છે તે બહુ એટલે પરમાણુ આત્માને પરમાણુ અને આપણે મહાત્માઓ માટે જો કહીએ તમને બધાને તો કે શુદ્ધાત્મા અને સંજોગો સંજોગો એ આ કેટલા બધા પરમાણુઓ અનંત પરમાણુઓ ભેગા થાય ત્યારે એક સ્કંદ બને છે એને આ લોકો એટમ જે કહે છે તેની વાત કરું છું એ એટલો બધો સૂક્ષ્મ છે કે આજનું વિજ્ઞાન પહોંચી નહીં શકે એને આવો સાહેબ અંદર આવતા રહેજો આજનું વિજ્ઞાન નહીં પહોંચી શકે અને આખું કોઈ ભારત આટલા બધા મોટા ગમે તે બુદ્ધિશાળી હોય તો કોઈ ના પહોંચી શકે ગમે તેવો ઋષિ મુષિ યોગી મહર્ષિ કોઈ પણ હોય ના પહોંચી શકે એના માટે બધા માથાકૂટો કરી રહ્યા છે કારણ કે એ ચાર્જ પોઈન્ટ ઉપર છે ક્યાં આગળ અને એ મનના લેવલે ચાર્જિંગ પોઈન્ટ છે એટલે તૈયાર થતું મન આજના માણસના ભાવમાં ખાલી થતા મન હાથે એ લેવલે તૈયાર થતા મન લેવલે છે હવે કેમ સમજાય આવે તો વાતો કોઈ નહીં પકડાય પણ તમે બધાને આપણને દ્રષ્ટિ મળી છે એટલે કંઈક સમજી લખો તમને પહોંચી વળશે દ્રષ્ટિ પહોંચી વળી શકે એમ છે એટલે એને અનંત પરમાણુઓ ભેગા થાય એક સ્કંદ થાય છે એને આ લોકો અણુ કે અને મનને કોન્શિયસ ને સબકોન્શિયસ કહે છે ને એ બીજું કશું નથી નિશ્ચેતન ચેતન ધર્યું છે હા મનને કહેવા માગે છે તો એ તો ઇંગ્લિશ ભાષામાં શબ્દો કઈથી લાવો તમે શક્ય જ નથી છતાં બાળકની ભાષા બાળકમાં સમજણ પડે એવી રીતે આપવી પડે અને એવું છે બધું એ તો એટલે એ એવા બધા અનંત પરમાણુ બનેલો સ્કંદ હોય એ સ્કંદના પ્રકારો હોય એવા કે જેનાથી શરીર બને શું કહ્યું જેવી રીતે રેતી ચૂનો કપચી સિમેન્ટ આ બધું ભેગું કરીને આખું આ સ્ટ્રક્ચર બને છે એવી રીતે શરીરે બનવું તો પડે જ કે નહીં તે શરીરને માટે કંઈ એન્જિનિયરો જોયા છે આર્કિટેક્ટોની જરૂર પડે છે આર્ટિસ્ટોની કલાકારોની તો બધા નાક બધાને જુદા શું કામ આપે તું જો કલાકાર છું કોઈને પૂછ્યું કેમ કરી નાખે કરી જાણ તમે હે કોઈને કોઈને ગોરું કોઈને કારું કોઈને પીરું કોઈને કઈ કઈ જાત જાતના કરે કઈ જાતના ત્યારે રંગ ભારતમાં ગણાયો કયો રંગ તો કે ઘઉં વર્ણો ઘઉં વર્ણો ગૌવર્ણો કહેવાય મંદરબાન કહે કે એમનો રંગ ઉજળો નથી ના ઘઉંવર્ણો છે એમનો હા ઘઉંવર્ણો કહેવાય તે ઘઉંવર્ણો બહુ ઉત્તમ રંગ છે એ મધ્યમ રંગ છે બધા રંગોમાં આખી મનુષ્યો બધા ભેગા કરો તો એમાં આ મુખ્ય આવે સમજ્યું એમાં થોડુંક જરાક શ્યામ પણ આ પણ શ્યામ હોતું નથી કૃષ્ણ ભગવાનને શ્યામ કયા પણ શ્યામ નથી બહુ રૂપાળા પણ આ લોકો સમજે નહીં એટલે શું કરે આજની આ દુનિયામાં આ બધું થયું એમાં કેટલી ગરબડો થઈ ગઈ છે રૂપને નથી સમજી શક્યા રૂપને પણ નથી સમજી શક્યા એટલે આ તો રંગને રૂપ ગણે એવા છે બધા હમ પરંતુ કુદરતી પણામાં ખીલેલું પુષ્પ એને કોઈ જાણતું નથી કોઈ નથી જાણતું આવું વાત એટલે પરમાણુની વાત તો કલ્પનાબેન એવી છે કે રૂપ રસ સ્પર્શ અને ગંધ આ ચાર પ્રકારના બેઝિક કોઈ પણ જીવનું શરીર બન્યું હોય દેવ હોય માણસ હોય આ પ્રાણી સૃષ્ટિ બધું જેવું હોય તે આપણી જોડેનું અને નરક આ ચારે પ્રકારના ચાર પ્રકારના શરીરો હોય છે અને એમાં બે કેટલા બધા પ્રકારના શરીરના પ્રકાર પાર વગરના પાર વગરના એ બધામાં એનું બંધારણ થાય ને આ ચાર પ્રકારના પૂતગલોથી થાય છે કેટલા એને પૂતગલે કહેવાય છે અણુ કહો તમે જે કહો તે પરમાણુ કહો જે કહો તે એ રીતે સમજવાનું છે એટલે પરમાણુની ભાષા એ સ્કંદના સ્વરૂપે એના સ્વભાવથી હોય છે રૂપ રસ સ્પર્શ ને ગંધ શું કહ્યું અને દરેકના ગુણ હોય છે એક ભલે તત્વ રહ્યું દ્રવ્ય રહ્યું એનામાં જીવ ચેતન નથી છતાંય ગુણ છે અને બધું ગતિવાળું છે પણ ગતિ આપણે શું સમજીએ છીએ હાલે ચાલે એટલે ગતિ સમજીએ ના એવું નથી ગતિ નહીં એટલે કે એ ચાર ગુણોવાળા એવા પૂતગલના બધા આખા એને પૂતગલ કર્મણ વર્ગણાઓ કહે છે શું કહ્યું એટલે કર્મ હિસાબે જેવું કર્મ થયું હોય એવું કર્મકૃત શરીરો બનાવનારી આ ચાર basic building blocks life building blocks body building blocks જેવી રીતે ઈંટ હોય આ હોય એવી રીતે બેઝિક ચાર બ્લોક છે એનાથી શરીર બને છે અને આ ચારેયનું ભેગું કરો ત્યારે આ મોણો કહેવાય મોણો મોણ હે અરે નહીં ખચો ખચોખચ આજુબાજુ તમને તમને ખબર ના પડે બધા એટલા બધા ભરેલા છે અરે એ પરમાણુમાં આ માણસ એક એક એવું પ્રાણી છે શું કહ્યું પ્રાણી તમે પ્રાણી પાસે બહુ સફાઈ ભાષામાં બોલો છો બધા એક જ એવું છે ને કે લોહી ચિંબક પોતાને લઈને ફર્યા જ કરે છે લોહી ચુંબક એવું પાવરફુલ પણ એને પોતાને ખબર નથી કે આટલું પાવરફુલ લોહી ચુંબક છે મારા શરીરમાં એટલે તો જીવું છું કે છે એવું કોઈને ખબર નથી એને ઇલેક્ટ્રિકલ બોડી કહે છે ગુજરાતીમાં એને તેજસ શરીર કહે છે તેજસ એને શક્તિ શરીર કહેવામાં આવે છે જુદી જુદી ભાષામાં એટલે મૂળ શક્તિનો સ્ત્રોત જ માણસના જમીન શરીરનો એ છે આખો પોતાનું હું સમજી બેઠો છું છું ઇલેક્ટ્રિકલ બોડી અને એ ચારે ગતિના જીવોમાં હોય છે પાછું પણ એના જેવા શરીરોના પ્રકાર એવા પ્રકારે શરીરનો પ્રકાર શાને આધારે છે તો કે ભોગવટાને આધારે બોલો દેવોનો ભોગવટો કેવો છે કે માણસમાં પરગજુપણે રહેલા શું કહ્યું પોતાની નહીં પડેલી પણ બીજાને પીડા જુએ તો ના રે એવા પરગજુ કહેવાય તે આજે તો આજે એમની બહુમતી એમની જ છે ને બધી બોલતું જ નથી કોઈ આજે દુકાળ ખરો એનો પડ્યો છે હમ વરસાદ વરસાદનો દુકાળ પાણીનું કે લે સમજાયું હા આ દાદા ભગવાન એમ પટેલ જે જન્મથી જે અને અમને છત્રછાયા મળી જોડે રહેવાનું થયું બાળપણથી આખું જીવન ગયું પરંતુ અમને ખબર ના પડી આ છત્રછાયા ધરી રહ્યા છે અને અમને જાણે કે આપણે ખરેખર બધું આવી રીતે વાતો કરે ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો અને પછી એમને એમનું રૂપ દેખાડી દીધું વિરાટ સ્વરૂપ એટલે કનુભાઈ તો છક થઈ ગયા એકદમ એક અડધા કલાકમાં પડ્યો હાથ મૂક્યો જે થઈ ગયું ને તે પછી કનુભાઈ તો હાવ ઢીલો ડ્રેસ હતો હાવ ઠેકાણું જ નહોતું એનામાં બે બે બે કરે બોલાય નહીં એવો તો એક શબ્દ ના નીકળે અને અત્યારે શબ્દ નીકળે છે મારે મને બોલતા આવડતું નથી લે હું બોલું તો નીકળે ને કંઈ <laughs> સમજ્યા હે એટલે જોયું આજે પચાસ એકાવન બાવનમું વર્ષ ચાલે છે અત્યારે અને જે કનુભાઈ જોડે જીવતા શીખવાડી દીધું એક જ દિવસમાં અને રાતે જે સુઈ ગયા છે બીજે સુખ પડી જાય આહ ખુશ ખુશ અને પછી તો તો રાત દાડો આમ જ અમારા મંદર છે રસોઈ કરેલા સાંતા ગુજરે ને મુંબઈમાં ચાલ્યા કરે ઉપર અમારા બાપુજીના દાદા બે બેસે ઉપરની રૂમ નીચે બધું રસોડું બધું ફેમિલી ત્રણ રૂમોમાં આમ ચાલ્યા કરે એમાં કનુભાઈ તો એવા ખોઈ ગયા પછી આ તે અમારે એક રૂમમાંથી તો હું તો ત્યાં પાછળ પાછળ બારી ત્યાં બેહીને આખો એમ એમ જ રહ્યા કરું થોડું શ્રીમદનું હતું દાદા અમારા બાપુજીના સંસ્કાર એમને કરેલા તે થોડું ઘણું હે પ્રભુ હે પ્રભુ શું કહો દીનનાથ દયાર હું તો દોષ અનંતનું ભોજન છું કરુણાર દીઠા નહીં અનંત દોષ તો તરીએ કોણ ઉપાય અને પૂછે કેટલા દોષ છે તો કે છે બે ત્રણ છે બે ત્રણ દાદા એવું તો ફટ લઈ મૂકી દે દાદા બીજું એનું બધું કાઢી નાખ્યા તે હવા કાઢી નાખ્યા દાદા તો દાદા જ હતા આજે પરમાત્મા સાક્ષાત આયા આ ધરતી પર એટલે જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા કહ્યું છે બહુ સમજવા જેવું છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ પોતે પરમાત્મા નથી ભગવાન નથી પરંતુ એમનામાં ભગવાન ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે ચૌદ લોકનો નાથ એટલે આ ગતિના જીવો શું કહ્યું ઉચ્ચા મુચ્ચા દેવ ગતિના માળીને આખા સ્વર્ગલોકના બધા જ આવી ગયા એમના ચાર જાતના છે જેવી રીતે આપણે મનુષ્યોમાં ચાર ભાત પડી ગયેલી ને હે આપણા બધા શિક્ષકો બ્રાહ્મણો કહેવાય એટલે આપણને શીખવાડે આમ જીવો તેમ જીવો આવું કરવું તેમ કરવું નહીં તો પેલું ખુશ નારાજ થઈ જશે અને રાજી કરો આમ કરો તેમ બધું શીખવાડે પછી કે છે હવે આ આ લોકો છે બધા સમાજ એ લોકોને બધા નબળા લોકોને જબરા લોકો બહુ હેરાન કરે તો એવા અમુક વર્ગ હોય એ ક્ષત્રિય કે તમે આ અને તમે વીરગતિને પામો જો તમે દિલથી બીજાનું રક્ષણ કરો તો લહુ શીખવાડનારા બધી રીતે ઓલરાઈટ હોય <laughs> એમ પછી કે તમારી બુદ્ધિ સારી ચાલે છે વેપાર પાણી કરો બધું એટલે પૈસા બનાવવાના લોકોના સમાજને આપો વહેંચો થોડા તમે વાપરો હમ અને બીજા સેવા અમે અમે કંઈ ગણતરીમાં ના આવીએ ને કહે છે તો તમે સેવા કરો તા સેવા ભાવ તમારો હમ સેવાભાવ તો સેવાભાવમાં આજે નરેન્દ્રભાઈ સાહેબ કેટલું કહે છે કે કેટલા હજુ ગામડાઓ છે હજુ માથે ઉચકીને બધું લઈ જાય છે આ બોલાવે શું કહીએ તો નરેન્દ્રભાઈ સાહેબ પાસે પાછા પોલિટિશિયનો એમની મશ્કરી કરવા લાગ્યા અને આ બધું સાથી બને છે કે માણસ કાચો પડ્યો એટલે માણસ સાથી કાચો પડ્યો કે ગુલામીઓમાં બહુ જીવી ગયો જાત જાતની ગુલામીઓમાં જી હજુ જી હજુ જ કર્યા કરવાનું સમજાયું ને એટલે બધું નૂર જ હરાઈ ગયું બધું ખલાસ થઈ ગયું એટલે આજે આ કાળમાં આ તમે પરમાણુની વાત કરી એમાં ચાર પ્રકારના બોડી બિલ્ડિંગ બ્લોક્સ કહેવાય એને ઇંગ્લિશમાં શરીરના બંધારણ થાય એવા કુદરતી તત્વો શું કહ્યું અને એને એને શાસ્ત્રની ભાષામાં પૂદગલ કારમણ વર્ગણ આવો કહી એટલે કે રૂપ રસ સ્પર્શ ગંધ સ્વરૂપ મૂળ સ્વભાવની એવી હોય તો જ કર્મકૃત શરીર બની શકે નહીં તો બને નહીં શું બોલ ઓરિજિનલ સ્વભાવથી હોય પોતાના તો જ કર્મકૃત શરીર બની શકે પણ મોણા એવો કુદરતી જીવન ના જીવી શકે કે એનું જે શરીરનું બંધારણ થાય એના પરમાણુઓ એમાં શુદ્ધ પ્રમાણે અંદર હોય બંધારણથી જ એટલે ગર્ભમાં આવ્યા પહેલાં એટલે પોતે પોતાની રીતે પ્રસવ પામ્યો હોય પહેલો મનના સ્તર ઉપર અને એની જોડે જોડે સંલગ્ન વાણી હાથે જે વાણી કોઈને દુઃખ ન આપે અને એને કારણે એને લઈને શરીરનું બંધારણ એવું થાય કે બધો એનો કમમાં લાગી જાય પોતાના કોમો ના લાગે હવે આવા ચોખ્ખા હવા રહીને એવું બંધારણ કઈથી લાવો તમે શિવા તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ એ ત્યાં એમને ભસતા આવ્યા આવ્યા ત્યારે આજે કેટલા અવતારોની શોધ એમની કેટલા અવતારોની શોધ કે આ જગત કેમનું શું કોણ ચલાવે કેવા ચલાવે આ બધી ગુણ રહસ્ય એક શોર્ટમાં કહી દીધું આખું જગત આખું જગત શું આજે તું એટલે મોટો ચકલું હાથમાં પકડીને ફફડ ફફડ કર્યા કરે એવું શું ફર્યા કરું છું હમ આટલી અનંત શક્તિ છે ક્યાં ગઈ તારી સમજાયું ને એટલે દાદાએ કહ્યું એવો કોઈ બાપા ઉપર બેઠો નથી તારો તો કે ના અરે બાપાના બાપા બહુ હરે છે એટલે શિવજી કોઈને ડરાવે એવા ન હોય એને ડરાવવાના કરી દીધા લો અને ભોળા આવ્યા તો વરસાદ ના પડે એમની પૂજા કરો અને પાણીમાં ડૂબાડો કે છે એટલે તરત એક ગુંગરાશે ને એટલે વરસાદ આવી જ જશે કે આવું કરે મેં સાંભળ્યું છે પેપરમાં આવે છે આવું કે છે હા લોકો માણો કહેવાય આને માણો કહેવાય હા એ તો બરોબર છે પરંતુ એમાં એવા પુણ્યશાળી આવી ગયા બધા પુણ્યશાળી આટલી મોટી દુનિયામાં કેટલી બધી સાત ઉપર બિલિયનની વસ્તી ને ભારતમાં હવા બિલિયન એમાં કેટલા point zero zero zero one percentage નથી ગણો ને કેટલા મીંડા મૂકી જોજો તમે હિસાબ મૂકી જોજો આપણે બહુ તારે બધા દોઢ બે લાખ ત્રણ લાખ જે હશે તે પણ મૂકી જો હિસાબ તમે હમ પણ આપણે નહીં માની કે અમે પુણ્યશાળી છીએ એટલે મળ્યું કવિનો પદ બોલવાનું જરૂર આપણે પણ અંદરથી નહીં રાખવાનું ભાઈ આ તો દાદા કરુણા કૃપા કરી એમ ના હોય એટલે આ બચ્ચાઓને એન્કરેજ કરવા માટે કહેવું જ પડે મોટો થા બા મોટો બા થા મોટો બા થા કુણિયા ગોળ લગાડવો પડે ને મોટો થઈશ એટલે પરણાઈશ પરણાઈશ કહીશ આ પેલો બિચારો છવ્વીસ વર્ષ હતો ક્યાં કરે છે શું કરીએ પણ આજના જીવન પણ આ વિજ્ઞાને આજે બહુ પ્રકાશ આટલો એને બીજો વિકાસ કર્યો છે એમાં બધા બચ્ચાઓ બાળક બધાની પણ થોડીક દ્રષ્ટિ એવી થઈ છે વિશાળ પણ ઊંધી થઈ ગઈ થોડીક ઊંધી થઈ ગઈ બધી એટલે બુદ્ધિનું બધું રાજ વધારે ચાલ્યું પણ દાદાએ કહ્યું છે કે આપણે આજે વડીલો અમારા લેવલના તમારા લેવલના એ બધા આપણે જે દુનિયા આગળ જોઈ એ અને આપણા છોકરાઓ છે અત્યારે એટલે અમારા છોકરાઓ છે બે એ તો હજુ ઠીક છે પછી એમના છોકરાઓ જોઈએ એટલે બેમાં ત્રણમાં એટલો બધો ફેર પડી ગયો લાંબો ફેર પડી ગયો અને પેલા તો વધારે હોશિયાર થઈ ગયા હા એ એના મા બાપ પપ્પા મમ્મી શીખવાડે એવા છે હમ આવો અત્યારે ઘાટ છે અત્યારે એટલે દાદાએ કહ્યું કે મહાત્માઓ છે પણ જે છોકરા આવે છે ને એમાં ડાયા આવે છે બધા કે એમને જૂના જમાનાના ચિકાસો રહી નથી બધી આમને તેમને ચિકાસો બહુ જાતની સમજ્યું એટલે બ્રિટિશરોએ આટલો લાભ કર્યો કે આપણે મોંની બધી ચિકાટો હતી ને ચીકાસ બધી નથી એ બધી કાઢી આપી અને મોં બીજી બાજુ પર આવ્યો કે હારા હારા કપડાં પહેરો હારા હારા જોડા રાખો કશો વાંધો નહીં એક દુકાન ખોલાય હશે તો વાંધો નથી લાવો ને તમે તમારે છોકરા એટલો બીજું નહીં લાંબુ નહીં હા ચીકટ નહીં બીજું એટલે એમને આ જ્ઞાન જલ્દી કામ કરી નાખે હા એટલે પરમાણુની વાયુ વાત છે એ આપણું શરીર જેનું બન્યું છે આપણું શરીર જેનું બન્યું છે એ પરમાણુઓ છે પણ પરમાણુઓ પરમાણુ સ્વરૂપ નહીં રહેતા એ સ્કંધો આખા શરીર સ્વરૂપે થઈ જાય છે એટલે એ માણસે પોતે જ એમને પોતાના ઇલેક્ટ્રિકલ બોડીથી પાવરફુલ મેગ્નેટથી અંદર અજ્ઞાનતામાં હા તે ભગવાન જોડે ને જોડે છે શું કહ્યું અને એટલા માટે બહુ નજીક ભગવાન હોય ત્યારે કે એમના જેટલું નજીક તો કોઈ હોઈ શકે નહીં કોઈ કોઈના માણસને કોઈ પ્રાણીને પણ પણ માણસ મુખ્ય કોઈ ના હોઈ શકે બધા કંઈક મારી બૈરી અરે ખાની બૈરી તું તારું શરીર જ નથી કહેતું બહુ આઘું છે તારાથી તો પણ શરીર સમજાય તું ને તો બૈરી એમ લાગે કે મારો પતિ અરે શું તાર આ બે મોટા એટલે મુખ્ય સંબંધો અને કયા પછી મા બાપને એટલે કોણ ગણે છે મા બાપને તો આ વાત છે સમજાયું કે નહીં એટલે એ ભગવાનના ભગવાન થઈ ગયા એટલે શું થાય પેલું પાવરફુલ મેગ્નેટ તો હતું અને પાછો આ પાવર પોતાનો અંદર ઉમેર્યો કે હું જ સર્વમ સર્વ થઈ બેઠો મન તે હું જ બોલું તે હું જ અને શરીરથી કરું તે જ હું બસ થઈ પડેલો એટલે પેલા બિચારા ખચોખચ પરમાણુઓ પડ્યા જ છે નહીં તો શરીર બંધાય કેમ કરીને એટલે પેલું મેગ્નેટ છે ફોટ ડેન ખેંચી નાખે પેલા ચોખ્ખાને ખેંચે ખેંચે એટલે પેલું હું એ ખેંચ્યું ને એ હું ચોટી ગયો અંદર ઊંધું છું ઊંધું હું કેવું આપણે સારી ભાષામાં વિપરીત કહીએ એટલે કોઈને ખોટું ના લાગે <laughs> વિપરીત પોતાનું પોતાનું પોતાનું ઊંધું કરે ને બહામાને ઊંધું કરી નાખે આ વાત જુદી ચાલે છે તું પૂછું છું એટલે સામાન્ય વાત કરીએ છીએ એટલે કે એવું હું થઈ ગયેલું તે આવ્યા છે ને ત્યારે બીજા કે તે વખત જ્ઞાની હતા તમે જ્ઞાની હું આવ્યા બોલો ને તમે કહું જ ખરું પેલું ચોખ્ખું શરીર હોય <laughs> પણ આ તો પૂર્ણય બચેલી પૂર્ણય તેનું કામ થઈ ગયું તમારું દિલ્હી વારી પૂરની હતી દિલની કામ થયું પતી ગયું પણ બાકીનો કચરો જ રહ્યો છે નર્યો પાર વગરનો કચરો અને કેવી રીતે જીવાય છે સમજાતું નથી દાદા એટલે ગંધમાં પણ કાઢવા માટે કે જાત જાતના ઉપાયો કરે શું કરે પણ શું હા આજે આ દુનિયામાં પૈસા કમાનારા વધુ વધુ કમાય ને તે આફ્રિકાની સ્ત્રીઓ છે ને પેલું પતંગી હોય ને પહેલું જુએ તે કરે ને એવી ટાઈપની છે એ બધા મનુષ્યો એ ટાઈપના અને ખાસ કરીને બહેનો અને પછી પેલાય ખરા તે અમુક જ પણ બહેનો ખાસ તે વધુમાં વધુ સૌંદર્ય સાધનો પાછળ આખું અમેરિકાનો પૈસો એ લોકો જ ખર્ચે અમને પૂછો છો પૂછો સાહેબ આ અમેરિકાને પૂછો ને આખું અમેરિકા મેં તો એનો ફિગર વાંચેલી કે આટલો મોટો ધંધો ચાલે છે <laughs> અરે એને તો હું તો હું તો નારજીરા ગયેલો પેલી નાની છોકરી તમે કોઠાર ઘરે ઉતરે બહાર બેઠા એ લોકો નાની દુકાનની બેસી ગયેલા હોય તે મેં કંઈક આ પંદર વીસ અત્યારે છોકરી અને આમ બતાવે પેલી મોટી હતી ને આમ કરી અને આમ ખેંચે એટલું બધું ખેંચે વાર એ કેટલી એક સેંકડો ચોટલીઓ બનાવે અને પછી એને કેટલું એ કરે વધુમાં વધુ હમ આપણે આ લોકોને તો આટલા કપડામાં આટલું જ કપડું જોઈએ પણ એના કરતાં ચાર ઘણું કપડું હોય ત્યારે તેમનું ડ્રેસ થાય એ તમારું કશું નથી કોઈનું સમજ્યા આવું બધું છે એટલે આવી રીતે આ મનુષ્ય સમાજ છે બધો આવે છે આખો તો કહે છે કે અમેરિકા બહુ મોટો આમ કે કશું નહીં બચ્ચું ગણાય ઇન્ડિયા ભારત આગળ તો બચ્ચું ગણાય હમ પણ પેલા આફ્રિકનો આગળ જરા કે હર પેલા પેલા થોડા નાના નાના થોડા વર્ષો વધારે થઈ ગયા એટલે એમને દોષથી વધારે હોય જરાક એટલે દાદાએ કહેલું કે આપણે ભારતીયોને આપણને ગમે ખરા આ બહુ સારા છે બધું સરસ છે ઇન્ડિયા પણ સમજાતા નથી આપણને સમજાતા નથી બહુ અઘરા છે એવું સમજવા એવું લાગે તે દાદા અઘરા જ હોય ને ઇન્ડિયન પઝલ છે એટલે <laughs> શું કહ્યું એક એક જણને માથે એક એક માથું એ પઝલ પઝલ તો મુખ્ય જ કહેવાય હે અને પઝલને સોલ્વ કરવા જાય પાછા હે તે સોલ્વ કરવા જાય તો ડિસોલ્વ થઈ જાય કે નહીં ડિઝોલ્વ નહીં ડિસ સોલ્વ ડિસમિસ એવું નહીં શબ્દોમાં ભગવાનની હાજરીમાં નીકળ્યા છે ને એમાં બધું બહુ પડ્યું છે અંદર જેમાં આપણું ખીલ પ્રકાશ તેમ સમજાય એટલે આ ઇલેક્ટ્રિકલ બોડી મુખ્ય છે માણસોનું અને ખેંચી આજે સાહેબ આયા તો કે કરજણથી કઈ વડોદરા કેલનપુર સુધી કાલે વરસાદ પડ્યો છે ગયા હતા જઈને આવ્યા અને પાછી રાતે પાછા આવી ગયા અમદાવાદ જઈને એટલો બધો અને પાછે અને કરજનથી આ બાજુ કશું ના હોય પેલી બાજુ કશું ના હોય લો આવું કેમ બને આ એટલે આપણા જે જે કેન્દ્રો છે આ મહાવિદ્ય તીર્થધામ છે કેલનપુરી આખું ક્ષેત્ર છે પ્રભાવશાળી અને જ્યાં જ્યાં મહાત્માઓ છે ને બધા કેન્દ્રો છે ને બધું જ છે સત્સંગ થાય એ બધું આ જીવતા તો વાઇબ્રેશન જે વગર રહે નહીં આ શરીર મોટા મોટું પાવર હાઉસ છે આ ઇલેક્ટ્રિકલ પાવર હાઉસો કે છે ને એ તો એક પરમાણુ જેટલું નથી એટલું આ શરીરમાં શક્તિ પડી છે આ દરેકમાં એકમાં ઇલેક્ટ્રિકલ બોડી એટલા પાવરફુલ છે આપણા બધાના અને શરૂઆતથી સંસાર ભજવાના શરૂઆતથી તે છેક કેવ જ્ઞાન થાય અને આત્યંતિક મુક્તિ થાય સિદ્ધ ગતિ થઈ જાય ત્યાં સુધી એ કોન્સ્ટન્ટ રહે છે તીર્થંકર ભગવાન છે છતાં પણ એમને બોતેર વર્ષે એટલે પચાસ વર્ષ સુધી શું કહ્યું કે બાવન વર્ષ સુધી જે તે પચાસ ઉપર થોડું અને પછીના વર્ષો તીર્થંકર થયા પછી બધાનો એમનાથી શરીરથી લાભ મળવાનો હોય મળ્યા જ કરે ત્રીસ ત્રીસ વર્ષ મળ્યો શું કહે છે મહાવીર ભગવાન એ ત્રીસે વર્ષ શરીર કેમનું ચાલે તો કે ઇલેક્ટ્રિકલ બોડી પણ એક જુદી જાતનું તો ઇલેક્ટ્રિકલ બોડીમાં આટલો બધો ફેર છે એક એક મોણહમાં દરેકના મેગ્નેટો મેગ્નેટો હવે મેગ્નેટ તો કેવું હોવું જોઈએ કે કોઈનો પાવર ઉતારી ના દે પણ પોતાનું એને પેલાનો પાવર મળે ઉડતો ઊંધું કરે આ તો એટલે બાજુ અમારે કોલેજમાં અત્યારે શીખવાડતા હતા ઇન્ટરમાં કે નોર્થ સાઉથ ફોલ હોય ને આમ ઘસે તો આવું થાય ને આમ થાય તો ઊંધું થાય કે છે <laughs> અને નોર્થથી સાઉથ આમ આમ બધા એના પાવરના વાઇબ્રેશનો હોય અને પેલી બાજુ ઊંધું થાય તો ઊંધું એટલે કહ્યું કે તમે ઉત્તરમાં માથું રાખીને ના સૂઈ જશો <laughs> નહીં તો તમારી શક્તિ છે ને અવરી રીતે ખેંચાતી જશે <laughs> બહુ પૂર્વ બધું ના બોલતા દક્ષિણ બાજુ રાખજો કઈ વાંધો નહીં કારણ કે તમે છેવટે જવાના છો ઉત્તરમાં જ છે આ લોકો છોડશે નહીં તમને એ તો લઈ જ જશે મેગ્નેટ ખલાસ થઈ ગયું શું કરે પછી એનું કામમાં લાગે કોઈને કે બસ આ પેલી સમજ નહીં પડતી બિચારી કરે હું અત્યારે મોડું થાય ત્યારે સમજવાની જરૂર નથી કોશિશ ના કરીશ તો બહુ કરવા જવું છે એમાં માથાકૂટ પડે છે તું તને એકલું સાદી ભાષા સમજી લે છોકરું મોટું કર સમજી ગઈ કે નહીં હા બહુ જરાય ના કરીશ આ જ્ઞાન એવું છે એટલું બધું આકર્ષણ કરનારું છે કે આકર્ષિત થઈએ તો જેમ પતંગિયાનો બહુ દીવો જોઈએ ને એવું થાય છે પણ આપણે ધીમે ધીમે જવાનું હોય એટલે આપણે જ આપણું નુકસાન કરી બે એવું ના ચાલે કંઈ સમજાયું કે નહીં ધીમે ધીમે એટલે પાંચ આજ્ઞાઓ આપી છે પાંચ આગ નવ કોઈ તમને એવું નથી કે તમે વધારે આમ આમ આમ બધા ખરા ઊંચા નીચા થયા કરો કશું એવું કે છે નવીનાનંદ બોલતો જ નથી પાંચ આગને કહે છે ઊંચા નીચા થાવ બસ આ બે વ્યૂ પોઈન્ટ જ એના માટે છે રેલવેના બે પાટા ક્યાં આગળ મળે તો કે આ ઇન્ફિનિટ ગુજરાતી મને આવડતું નથી અનંત શબ્દ વાપરે છે અનંત અંતરે મળશે કે છે અનંત એટલે હું સમજવાનું એ તો માણસો તો અનંત બોલ્યા જ કરે ને આજના વિજ્ઞાનીઓ એને પહોંચી નથી પડતા કે હવે સમજ નથી પડતી આઇન્સ્ટાઈન સાહેબ કે છે સમજાતું નથી આ આ તો કે છે આપણું ભાગ આપણી જોડે રમત રમી રહ્યું છે ચોપાટ રમી અને પાસા નાખે એના જેવું આપણું ભાગ્ય એવું કહી બેઠા પહોંચી નથી વરાય એવું કે છે કુદરતને લો આ મોટા સાહેબ અણુ અણુ કોર્યું ને લોકોને આખી દુનિયા ખલાસ કર્યું એવું એમને નથી ખોર્યું હા એ તો કુદરતી હતા પણ માણસના હાથમાં આ તો છોડે ખરો આ વસ્તુ છે એ આજનો વખત છે આ કળી કળ વળવા જ ના હતા કોઈને નિરાતે પાછા કળ વરેલી હોય નિરાતે હોય આ રસ્તા પર એ તો ભારતમાં ચાલે છે ને રસ્તા પર તો કે આપણને કશું થવાનું જ નથી એવી રીતે ચાલે છે કે બગીચામાં ફરું છે કેમ ન ચાલતું હશે એવા જોઈએ જ છીએ આપણે જોજો ગાડી જતે સ્કૂટર જતું ગમે તે પેલો હોય ને આમ જ પણ એના પાછળ અવાજ આવે છે વાહન આવ્યું તોય પાછળ ચાલીને બાજુ નથી ખસી જતો એને ખસવું પડે મારે શાનું ખસવાનું કે જોજો તમે આજે ઓબ્ઝર્વ કરજો અમેરિકા તો એલાન તો બહુ અનુભવ થાય કોણ છે લ્યા હા શું નામ છે તારું પરમાણુ થઈ ગયું આ પછી એ તો બહુ લાંબુ વાત છે એનો તો છેડો નહીં આવે સમજી ગઈ ને ટૂંકામાં સમજી લેવાનું આજ્ઞાધર્મમાં બધું જ છે હમ આત્મા અને સંયોગો શું કહ્યું ભોજનાલય બોલો શૌચાલય પૂરણ ગલન અને શુદ્ધ આત્મા આ પાંચ હમત બધું આવી જશે પરમાણુ બધું વિજ્ઞાન સમજી લેશો હું કહ્યું શૌચાલય ના હોય તો શું હાલત થાય કોજે હે ભોજનાલય ના હોય તો શું હાલત થાય હું કરે છે બહુ તારે પૂરણ પુરાય નહીં તો ખાલી શું થાય અને ખાલી થાય એટલે પૂરણ છે એવું સમજણ પડે કે ના પડે શરાબ પાસેથી પૈસા જ લીધા પણ હા હું તમને આપું પણ તમારી આટલી છે તમારી શાખ એટલે દસ હજાર સુધી ઉપાડજો પણ ઉપાડો વાંધો નથી પણ તમને પૈસા આવે તો અહીંયા પહેલાં જમા કરાવજો એટલે અમને ખબર પડે કે તમારું ખાતું ચાલુ રહે પછી તમે રેગ્યુલર આપો તો દસના પંદર કરી આપી જાઓ ઉપાડજો એમ એમ ના હોય પણ એમનું પોતાનું ખોરાક લઈ લે અંદરથી કાઢી લે એટલે કે અહીંયા અહીંયા ભર્યા કરજો તમે જે પૈસા આવે તે અને એમાંથી ઉપાડ્યા કરજો એ તમારું તમારા જ પૈસા છે પણ મારા દસ હજાર તો સાબુત રહે ને પણ બેંકમાં છે પણ પહેલાં અહીંયા ભરવાના શું કહે છે હં એટલે દસ હજાર પંદર વીસ હજાર આટલા ડબલ તો ભરવાના જ પછી વધારે આવે તો બેંકમાં રાખજો વાંધો નહીં વધારે ખાતું રાખજો પણ પહેલું ખાતું મારું કારણ કે મારી પાસે પૈસા લઈ ગયા તો તમે ગલન થયા ને તમારા એટલે તમારા ભરાશે ને પાછા તો અહીંયા પહેલાં ભરજો મારા આટલા વીસ હજાર થાય ત્યાં સુધી ભરવા જ પડ્યા ઓકે બહુ પાકા બધા નહીં <laughs> બેંકો એ થઈ ગઈ છે ભર એટલે એને ભર નિગર કહે છે સરાફો શું કહે છે ભર એટલે પૈસા ભરવાના ચેક હોય જે હોય રોકડા જમા કરવા મારા એટલે આપણું ખાતું ચાલે ત્યાં નિગર એટલે તમને છૂટ છે તમારા ખાતામાં પૈસા હોય એટલા કાઢવાના એટીએમ કંઈ ગમે તેમ પૈસા ના આપી દે શું એટીએમ એટલે એની ટાઈમ મશીન શું કહ્યું આ માળો હોય એવા છે બધા આજના એટલે તો તોડીને લઈ જાય બધા કહે છે આ તો બધાના માટે કહે છે ભારત છે આ તો પરદેશમ ના બને આવું પરદેશમ નથી તમારે હવે <coughs> ચાલો મેહુલ દેસાઈ છે અનાવિલ તાર તો બહુ પાકા પણ દીવાનો જ બને હા અનાવિલ દેસાઈઓ દીવાનો ખરું કે નહીં હા મેહુલ દેસાઈ સુરત પ્રશ્ન મને એક એવો પ્રશ્ન થાય છે કે મારે ક્યાં કેમ ક્યારે અને કોની હંગાથે જીવનમાં આગળ વધવું બરાબર તો તમારી ઉંમર કેટલી થઈ પાછળ મા બાપ છે કે નહીં ભાઈ બેન બીજા છે એક બેન છે કેટલા છોકરા છે કેવડા હા તો તમારે આ પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ છે ને તો પહેલા પ્રશ્નમાં તમારા પત્ની પત્ની તો ખરા કે નહીં તે વાઈફ છે કે પત્ની છે પત્ની તો પતન કરાવે જોજો આપણને પાડી નાખે પણ ધર્મ પત્ની હોય ને તો કમ લાગે આજેથી એટલું સમજો તમારે તમારી પત્ની ધર્મ પત્ની છે શું કહ્યું ધર્મ પત્ની ધર્મ પત્ની તો આખો સમાજ માન્ય કરશે કે ભાઈ એની આ છે હા એટલે બધો જ હક આપે છે સમાજ તો કંઈ ગાડો નથી ડાયો છે આપણા ગાળા કરીએ શું કરો પછી તમે સમજાયું તો એ પત્નીથી તમને કોઈ વખતે કંઈક ડિફરન્સ થાય છે ભેદભાવ પડે છે તો તો બહુ સારા દેશી કહેવાઓ તમે શું તો પત્ની જોડે રહો છો કેવી રીતે હસબન્ડ તરીકે પતિ તરીકે કે એની પત્ની તરીકે એટલે એના પતિ તરીકે તો હવે એની પત્ની તરીકે જીવો તો તમારે કેવી રીતે જીવવાનો સવાલ જવાબ આવી જાય જીવનમાં આગળ કેમનું વધવું એ તો વધારશે નહીં તમારાથી એટલે વાઇફની વાઇફ તરીકે જીવવું બધા મહાત્માઓને સમજી લેવું પડે શું કહ્યું પણ બોલવા માટે નહીં હા એને કહેશો ચડી જશે ઉપર પાછી બહુ આ તો વસમાં પૂતગલો છે આજના તો બહુ વસમાં છે સમજાય એક બોલવાનું નહીં અંદરથી જીવવાનું તો પછી આગળ વધાય કે નહીં એને વધારવાનો ચાન્સ મળે અને તમે વધો પણ એને આપણે શીખવાડવા જઈએ તો નહીં સમજી શકે અમારી આગળ અમે કંઈ સમજી જશે પણ એવું જીવવું સહેલું નથી શું એટલે પત્નીઓ કેવી રીતે જીવવું પડે શું કહ્યું કે હું મારા પતિ છે એ દેવ જેવા મારા માણસ છે શું એટલે ક્યારેય પણ હું એના પતિ મારા પતિની પતિ થવું એવી રીતે ના જીવી શકું હું તો એમના દેવ તરીકે પૂજા કરું એવી રીતે જીવવું પડે પણ આર્ય અમે કહ્યું ને ભારતની નારી એનું શક્તિ છે આટલી બધી તો આજે જો સમજે પોતાની શક્તિ તો આ જોઈ શકે છે જીવી શકે છે જરૂર હા અંદર જવું છે તારે જા જા જા કઈ ગયું બચ્ચું કઈ ગયું જા જા જા જા એ તો પહેલું એ શીખવાડશે તને તું એવી રીતે જ વધીશ આગળ જા ભાગ આ રસ્તો છે આપણો એટલે વાત સમજાઈ તમારે બીજો પ્રશ્ન સમજી ગયા ને આ તો પતિ પત્ની એટલે નજીકનો સંબંધ કહેવાય આખી જીવનનો જોડેનો નજીકના નજીક એટલે એને ખાસ સંબંધ કયો મોટો પછી માતા પિતા આવે પછી બાળકો આવે પછી સગાવાલા આવે કુટુંબીઓ આવે બધા જ આવે વારાફરતી પણ મુખ્ય આટલા જ એટલે ઘરમાં મુખ્ય આટલા જ કહેવાય હવે એટલામાં જીવ તમે જીવવાનું કેવી રીતે જીવી શકો કે જે પ્રગતિ કરો સમજાયું ને તો બહાર તો બધું સહેલાઈથી જીવી શકશો ખ્યાલ આવ્યું ને એટલે ઘરમાં જ ખાસ જીવવાનું છે આ બીજું ઘણીવાર આવી અનુભૂતિ થાય છે કે આગળની વધવાની કોશિશ કરું છું પણ કોઈ રીતે બંધાઈ ગયો હોય એવી અનુભૂતિ થાય છે શામાં આગળ વધવાની કોશિશ કરો છો સામાજિક મારા દાદાના જે હા બે રીતે મુખ્ય કઈ દાદાની કે ધંધાની બે ભેગું જ ધંધો હોય તો દાદાનું કામ કરવું ને ખરું તો એ જ છે ને હા એટલા માટે જીવન જીવવાનું અને અનુભૂતિ એવી થાય છે કે બધું બંધાઈ ગયેલો છું એ સાથી તો કે આ મારો કૂવો છે તે કૂવામાં પાણી હોય તો મારા બાપ દાદાનું કામનું એમનું છે હું કરી શકું નહીં તો શું થાય મારાથી કૂવામાં જ પાણી ના હોય તો હવાડામાં ક્યાંથી આવે એટલે બાપ દાદાનું કામ કરવાનું હવાડા જેવું કામ છે પણ મૂળ જીવવાનું તમારે કરવાનું એટલે હવે ધંધામાં કહ્યું એટલે લક્ષ્મી માટે રાયું હં તો આ કારમાં લક્ષ્મી કમાવી તો સહેલી છે કે અઘરી બોલો અચ્છા તો સહેલી કઈ છે શોર્ટકટ કોને કહેવાય હા ના શોર્ટેસ્ટ કટ ખોરી કાઢો શોર્ટ શોર્ટેસ્ટ હમ મને આ ચોરો ચોરોનું કેવું કહેવાય અઘરું કે સહેલું ચોરોનો બિઝનેસ કેવો કહેવાય કહો મને ચોરીનો અઘરો કે સહેલો હમ અઘરામ અઘરો બિઝનેસ ચોરીનો છે અને આ પ્રામાણિકપણે કરવાનો છે ને એ સહેલામ સહેલો છે હવે આ વાત કેમ સમજાશે લાલાજી સ્ટેટ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર છે સાહેબ મોટા કોલેજમાં કેટલા શીખવાડે છે કોલેજમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું સમજ્યા કે નહીં એટલે પ્રામાણિકપણે જીવવું આજે સહેલું છે પણ આકરું સાથી લાગે છે કે ચોગરદમ વાતાવરણ અપ્રમાણિકતાનું છે બધું જ શું કહ્યું એટલે આપણા જીવનમાં એક સૂત્ર નહોતી બનાવજો તમે યાદ રહેતો નહીં તો તમારો ભાઈબંધ કહે કે આપણા જીવનમાં હા અંદર લખી રાખવાનું અને બને તો ઘરમાં રાખી મૂકવાનું પણ તમે શું અત્યારે તમે કયો વ્યવસાય વ્યવસાય છે એ મને કહો એ તો બહુ સારું કહેવાય બહુ જ જરૂર છે આજે લોકોને સમજાવ્યું ને આ શરીરની શરીરની ઓટોમોબાઈલ ડૉક્ટરો છે બધા એ તો એમને ના ના જવું તો જવું પડે પરાણે જવું પડે છે સાહેબ આ કરી આપો રિપેર આટલું કરી આપો એટલે શરીરને તો બહુ થઈ જાય છે બહુ રિપેર માગે છે નહીં જટ લઈને પણ એ હથિયાર બથિયાર કશું વાપરતા નથી પણ ચપ્પુ બપ્પુ બધું વાપરે છે તો ડર નકર લાગે જ કોઈને કંઈ કોઈ ભય લાગે જ કોઈને <laughs> ડૉક્ટર સમજાયું ને અને ઓટોમોબાઈલ બહુ સારું છે હમ આજે તો ગાડી આવે ખુશ થઈ જાય છે બધા આજે તો જાત જાતના અને આજે મળે છે કે બે હજાર જ ભરો તમને આ ગાડી મળી જશે નાની તો શું બે જણ ગાડી આવતો તું ખોટું એટલે ઓટોમોબાઈલ બહુ સારું વાત છે એમાં એટલે એમાં જગ્યા છે ગેરેજ જેવું તો કામ કરનારાઓ છે એ સારી ટીમ કરો આખો સારામાં સારો ધંધો છે આતો તમારે કશી મહેનત નથી કરો પણ જાણવું પડે ખરું કોઈ પણ ગાડી આવ્યો તો તમારે બધી જાણકારી હોવી જોઈએ અને જરૂર પડે કોઈ ના હોય ને અને જ્યારે ચરબી બધા કરતો હોય તો બે જાય બાજુ તમારે લાગી જવું પડે એવું તૈયારી જોઈએ ના સમજાય તો એ તો ખોટું છે હવે એમાં હું વધુ આવ્યો એમાં પૈસા મળે એવા છે મળે છે કે નહીં ઘર ચાલે એવાય નથી મળતા એવા એ બસતા નથી એમ હે તો તમે જરા વધારે પડતા સારા થવા જાઓ છો જેટલા સારા થવું જોઈએ એની કરતાં વધારે થઈ જાઓ છો હવે કોઈ શું કરે એ ગ્રાહકને ભૂલ છે તમારી તો પછી એ સુધારી દેજો આ તમારો બહુ બાબો છે બહુ સિમ્પલ ઓવર સિમ્પલ નહીં થઈ જવાનું સાદા સિમ્પલ રહેજો પણ પંચન છે તે પણ ખુશ થઈ જાય શું શું નામ તમારું મેહુલ મેહુલ શું ગાડી કરી દીધી તમે તો તમે કહો આનો આનો બે હજાર થાય બરાબર શું આટલી સરસ કરી બે હજાર કહો છો ના પાંચ હજાર લઈ લો તો કે ના ના સાહેબ મારે બે હજારથી બધા મારે ના લેવાય એ વધારે પડતું થઈ ગયું તમે કે બે હજાર તો નહીં તમે આપો છો તે હું કંઈ વાંધો નહીં તમે પાંચસો કે હજાર કરવાનું જે દિલ થાય તે લઈ લેવાનું પણ આટલું જ છે પણ જાણે કે આટલા કેટલા સારા છે આ રિપેર કરનારા એ તમારું બંધ થાય પછી અને ગેરેજ છે ને તે લગાવી દેશો બોર્ડ ઉપર ચોક્કસ તો જોજો ગ્રાહકી કેટલી અને પૈસા કેટલા જોજો અને તમે એ પ્રમાણે ભાવ મૂકજો પણ પછી ભાવ સરખો ના મૂકત શું જાય બીજા બધા ગેરેજનું તમે તપાસ કરતા હશો ને હા અને એનાથી તમને જો સારું કામ મળતું હોય ને મળતું હોય કેમ ના મળે પેલો બ્રિજે જો ને આ બોલતો બધા વેચે છે મશીનો વેચે આ બે જણા થઈને અને મજાક કરે છે હમ લોકો કેટલા પૈસા આપે છે ને એમને તો આવડે છે મીઠા પટેલો છે એ લોકો મીઠા છો સમજાયું કે નહીં બ્રિજ તમારો ભાઈ બનશે ડાયો છોકરો છે ડાયો છે એટલે તમે આટલું કરજો અને બોર્ડ મારી દેજો dishonesty is the best foolishness શું કહ્યું તું કહેજે અને નીચે ડેશ કરી દાદા ભગવાન એટલું ખાસ લખજો આટલું મૂકી દેજો જાઓ કામ કર્યા કરો થઈ જશે બાપ દાદાને શું વાત કરી એમનું શું કામ છે ફાધર શું સામાજિક શું પછી પછી બંને જણા બંને જણા પછી એટલે કે આપણે પેલી નાની બેંક કરે છે તે બધા સેવિંગની હા કોઓપરેટિવ હા એ તો બેસે બધા કરે છે હા સ્કૂલ કરે તે પછી તપાવજો પણ પૈસા વગર કેમ તપાવશો હા તો તમે એમને બ્રિજ કહેજો એનો યોગ્ય સમય આવશે ને એમની જે ઈચ્છા હશે પૂરી થઈ જશે જાઓ એટલે આશીર્વાદ આપીએ છીએ હમ શું કહ્યું સિંગોદ ભલે ને ગયા એક ભલે કઈ વાંધો નથી સમજ્યા અત્યારે છ એ કામ કર્યા કરો જાઓ હા ભેગા કરાવજે મને હમ અને જ્ઞાનનો યોગ બને તરાપી આપણે બોલાવી લેજે ચાલો થઈ ગયું હવે આપણે ઘડિયાળ ચાલે છે બધા એના કે બંધ થઈ ગયા મારા માટે તો બંધ જ થયો હોય છે કાયમના હા અમને આવું બધા મળે આ બધા દેખવાના દર્શન દર્શન કરવા મળે તો ધન્ય ધન્ય થઈ જઈએ ને જો પેલી વળા પેલી આવી પળાંદે પળાંદે કાલે તારે વિધિ કરી કાલે મેં હા કરું કરી આપું છું અને શબ્દ શસ્ત્ર आहे की नाही आहे की नाही तर जपून जपून वापरायला पाहिजे ना बस हां नहीं तो शब्द तो बहुत है हम्म। ओ कातर कैंची सरखा ही काम करता है और सुई दूरा सरखा भी काम करता है क्या बताया कैंची और सुई दूरा तो सुई दूरा वाला वो मानव जीवन है ચાલો આ તમારું સમાધાન થયું ભાઈ લઈ આપી દો હવે આપણે પોણા અગિયાર વાગ્યા છે તો શું કરીએ સાહેબ બોલો બધા કોઈ બોલતું નથી વાત નહીં કરું એકલો ને એકલો કેટલું બોલ્યા કરું લેશે પછી હવે એમને આરતી કરીએ આપણે બધા ત્રણ આરતી કરીશું દાદાની અને દાદા દીવો એક અને બે એમાં આખું આજ્ઞા ધર્મ વણાઈ ગયું છે દાદાજી બે મિનિટ એના માટે કેસે પણ બધા બહુ જ છે એટલે આપણે બેસી જ રહીશું અહીંયા ઈલા આવશે અને કલ્પનાબેન અહીંયા આવી જાવ અને બેસીને કરજો એટલે બધા ઊભા થાય એક બધા આપણે જેમ છે તેમ જ રહેજો બધા બધા જોઈ શકો ને એટલા માટે ખાસ એમની અંતરચર્યા અને દેહચર્યા જોજો ખાસ આતી વખતે બીજે ખાલી જોઈ ને mungkin ini હમણાં મૂકી રાખ પછી આરતી પછી બધા રાખ બધા જોઈ શકે ને કોઈ ઊભા ના રહેશો એટલે એ સારું પડશે આપ બધા જેમ છે તેમ જ રહેજો બધા એટલે આરતી સરખી થાય અને દાદાનો એક અને બે દીવો હંમેશા દાદાની આરતી સાથે ગાવાનું રાખજો એનાથી બધા બહુ જ ફાયદાઓ છે આ આરતી છે નવીનાજન સ્વામીજી છે તમને પુસ્તિકા તો એની સુંદર છે જ બધા પાસે તો છે જ લગભગ પણ ના હોય નવા હોય તે એમની પાસે મેળવશો તો મળી જશે અને અહીંયા જેવો હશે તો બીજી મંગાઈ લેશે પણ એમાં માર્ક કરીને આપશે જો તમે રોજ કરશો અને આરતીઓ પણ છે બધું છે દીવા છે બધું એ માર્ક કરે રોજ એ આરતી દીવા રોજ કરશો ઘરમાં તો તમારા ઘરમાં કરિયુગ પ્રવેશ કરિયુગ પ્રવેશ નહીં પામી શકે એટલી તમે તમને ગેરંટી આપીએ અને ઘરમાં કર્યું પ્રવેશ ના પામે તો એના જે ઉત્તમ વસ્તુ હોય જ નહીં બહુ સમજાયું ને એટલે આપણને કહેવામાં આવતું કે આપણે કંઈક આવું થયું હોય તો નહીં લેવાનું નહીં લેવાનું તો ઉતાવળ નહીં લે પગની કોઈ એડી કોરી રહી ગઈ હતી તો કે ત્યાંથી કર્યું પહેરી જાય આવું મેં સાંભળ્યું છે એ સ્થૂળ ભાષામાં છે આ વાત અને આજે આજના કરિયુગમાં સતયુગી જીવન જીવવું હોય તો આ સાત સાધનો છે ને એ આપશે અને રોજ આરતી કરે જે ઘરમાં ઉત્તમ કામ થશે સમજે ભાઈ તું સમજાવી દેજો પુસ્તક બે આપી દેજો શું ભાઈ તું સાંભળતી હતી બધું સાંભળી ગઈ તારું ખરું છે દહીં છોકરી તમે ગવડાવજો આરતી એટલે બધા જીલી શકે આ જોરથી બોલજો દીવો પહેલો બે દીવા અને દાદા ભગવાન અહીંયા નહીં રહે મને લાગે પવન છે ને થોડો હમ પછી નહીં રહેત વાંધો ના રાખશો તમે આરતીનું મહત્વ છે આપણે અંદરથી કરીએ દિલથી હૃદયથી એનું એનું મહત્વ આ સળગાવે એટલે એનું થઈ ગયું એનું સમજે હાથ પકડો તમે બેઠા બેઠા પકડી આપ બેસે હું ના તો આ ખસેડું છું શું કરો બસ બસ આ એટલે પેલા પાછળ પણ બરોબર છે ચાલો દાદા એ બે વખત બોલવાનું પછી આ આવવાનું અને જ્યારે મૂળ વાત આવે ત્યારે બે વખત બોલો એનાથી તમને ઇમ્પોર્ટ અને એનું સારું મળશે તમને એટલું કરજો ચાલો કંઈ નહીં હવે આગળ ચલાવો પહેલો ભગવાનના કળિયુગમાં સતયુગી જ્ઞાન સાથે પરમાત્મા સ્વરૂપે જે પ્રાગટ્ય પામ્યા એક માનવ દેહમાં સામાન્ય અને તે પણ વ્યવહારમાં પૂરા સાથે પૂરા વ્યવહાર સાથે એવા દાદા ભગવાન એ પ્રગટ દીવો કહેવાય શું એટલે દાદા કેરો પ્રગટ દીવો એક દીવો પ્રગટ હોય તો એને આપણી વાટ હોય બધું ગીવો બધું તૈયાર હોય છતાં પ્રગટ નથી મળ્યો એટલા માટે પ્રગટ આગળ આપણે જઈએ સમર્પણ થઈએ ને થાય અને આપણું પ્રગટ થઈ જાય અંદર દીવો પ્રગટ દીવો દાદા કેરો જગ પ્રકાશમાન કરે જેમને જેમને પ્રગટ થઈ ગયો હોય એમને મન વચન કયા રૂપી જગતને આખું પ્રકાશમાન કરે અને એનાથી આ બહારનું જગત જેમ છે તેમ સમજાતું જતું જાય શું કહ્યું આરતી કરતી વખતે આવો ઉપયોગ રાખવો જોઈશે તમારે અંદર પ્રગટ થયેલો દેવ જગ પ્રકાશ એ પોતે પોતાના આખા પૂતગલ બધું પ્રકાશીને બધું માઇનસનું પ્લસનું બધું કરશે અને માઇનસ દેખાતું નથી આપણે પછી પ્રતિક્રમણ કરતા જઈશું અને આપણે જ આપણી શુદ્ધિ થતા જઈશું સમજાયું ને એ આજ્ઞાધર્મ છે આખો ત્રીજી ને ચોથી આજ્ઞા છે એટલે આપણે કરતા કરી શકતું કરી શકતા નથી કરવું પણ જે બાળકો હિસાબ રહ્યો છે હિસાબને સરખો કરી શકીએ છીએ અને આપણે કરી શકતા નથી એવું જેમ જેમ આપણને ભાનને એ બધું વિકાસ થતો જતો જશે જાગૃતિ રહેતી જશે તેમ તેમ આપણે જ આપણાથી ચોખ્ખા થતા જતા જઈશું એને પૂતગલથી પૂતગલની શુદ્ધિ કહી એટલે વ્યવહારથી વ્યવહારની શુદ્ધિ કહી પણ એ વ્યવહાર કયો તો કે નિશ્ચયની હાજરીમાં કે શુદ્ધાત્માની દ્રષ્ટિની હાજરીમાં આ બહુ મોટી વસ્તુ છે સમજાયું આ ખાસ પ્રગટ દીવો પ્રગટ દીવો પાંચ વખતે અને પછી આપણે લેવાની કેવી રીતે બેસી જાવ બેસી જાવ ને પછી લેવાની કેવી રીતે કે આપણા બે ચક્ષુ ઉપર પછી અહીંયા આજ્ઞાચક્ર પર પછી અહીંયા સરસ્વતી માતાનું સ્થાન છે વાણી પછી અહીંયા શિવજીનું સ્થાન છે બ્રહ્મરુદ્ર એટલે આ દ્રષ્ટિથી આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે વ્યવહારની આજ્ઞાથી આપણે જો જોઈશું તો આ દ્રષ્ટિમાં બધું ભેદ ઉડી જશે બધું ધીમે ધીમે અને ભારે પણ નીકળતું જતા હલકું આવતું જશે એટલે આપણે જ આપણને બધામાં અનુભવ કરતા જઈશું એવું થશે અને પછી અહીંયા હૃદય પાર એટલે હૃદય એવું એમાં એટલી બધી વિશાળતા છે નાનું હૃદય અને એમાં મન જે સ્થૂળ મન છે અહીંયા છે અને મુખ્ય કાર્યવાર કાર્યવાર કાર્યમન અહીંયા આગળ છે આખું એટલે હવે આપણને મહાત્મા મુક્તિ પામ્યા છે એ લોકોને એ મન એવું તૈયાર થાય છે કે જે આપણને આત્યંતિક મુક્તિ કરાવશે સમજાયું ને એ અજન્મા જન્મ પદવાળું છે મન બહુ સુંદર છે અને એની સાથે આપણને સ્યાદવાદ વાણી એટલે કોઈને દુઃખ ના આપે વાણી સાથે અને આપણો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય અને આપણામાં એટલી બધી વિશાળતા થાય કે આપણે જગત તો શું વિશ્વ તો શું બ્રહ્માંડને સમાઈ શકીએ દરેકમાં એટલી શક્તિ રહેલી છે આવી રીતે વાત છે એટલે હવે આવી રીતે પાંચ વખત આપીને દરેકે જેને લેવું હોય ને તે પછી આવી રીતે દરેક લઈ લેવાની ઘડીએ ઘડીએ જેની ભાવ હતું સારે જરૂર એવી રીતે ચાલો આ જલ્દી બોલાવો Ah, ah, ah, eh, પ્રાણાધિપાત સ્તુતિ કહેવામાં આવે છે એને એટલે કે જે પ્રાણાધિપાત જે પ્રાણથી આપણે જીવીએ છીએ એનું અતિ પાત પતું એટલે વધારે પણ ઊંધાપણું છે એને સ્તુતિ કરીએ છીએ એટલે એ જે સ્તુત્ય પદ છે એની સ્તુતિ કરીએ છીએ એનાથી એ શાંત પડી અને ઊંધામાંથી સવરું થાય છે અને આપણે પોતાના જ્ઞાતા દ્રષ્ટા પ્રાણથી આપણે ચેતનવંતા થઈ જઈએ છીએ આ એનો પરમાર્થ આ છે એનો પરમાર્થ આ છે પરંતુ વિધિ આવી રીતે મુકાઈ છે સમજાયું હા ચાલો જય સચિદ બોલો સંશય જેમ જેમ અહંકાર મોરો પડતો જતો જાય તેમ તેમ ભગવાનનો પ્રકાશ અંદરથી ખુલતો થતો જાય આ તો અહંકારમાં ડબાયેલો છે એટલું છે બીજું એટલે હું છું એટલે તમને જ્ઞાન મળશે એમને એટલે અમારે કિલનપુરી હોય ત્યારે એમને ત્યારે ધ્યાન આપવાનું લઈ આવવાના બરોબર છે જાઓ જય સચ્ચિદાનંદ અમે આજે બપોરે અત્યારે રજા માગીએ તમે રજા નહીં આપો પણ અમે છાના માના જતા રહીશું પણ અહીંયા રહીને જઈશું એટલું તમને ખાતરી આપીએ છીએ જે આંખો બંધ કરીને એમને અવધારશે એને આ દેખાઈ જઈશું એની સાથે રહીશું એના બધા જે સમસ્યાઓ છે એના સમાધાન થઈ શકશે એને જેને કરવું હોય તે અનુભવ કરી લેજો જાય સચિદાન પ્રસાદ આપો એક બસ બધાને પહેચાન પેલું ખોલી કરી નાખ આ પ્રસાદ દેતા છે બધા અહીંયા પ્રસાદ મૂક્યો છે બધા અહીંયા અહીંયા આગળ મૂક્યો છે લેતા જાઓ બધા હવે અંદર લઈ જાઓ રસોડા પણ રસોડા થઈ ગયો બપોરે ચાર થી છ યોગેશભાઈ શુક્લ તરફથી કીર્તન ભક્તિ રાખી છે ચાર થી છ અને જમવાનું છે વડોદરા બેંગ્લોર જાઉં છું અમારે હિરલના લગ્ન થયા ને તે મનહરબા માટે ને તમારે માટે મારી હિરલ દીકરી હિરલ દલાસમાં છે દીકરી છે તમારા આશીર્વાદ દેવાંશી અંદર આપ પૂજ્ય કરજે ભક્તિ કરજે ચાલો બધા દૂરથી દર્શન કરી લેજો દાદાજીને જવા દો ચાલો ચાલો દર્શન કરજો ચાલો દાદાજીને ઉભા થવા દો ચાલો ઓપરેશન કરેલું છે સમજી ગયા ચાલો બધા દૂરથી બધા દૂરથી દર્શન કરો પ્લીઝ બસ ચાલો ચાલો calon dadaji nih jawab diowe, દરવાજો જરા ખોલી નાખો ચાલો જરા સાઈડ માં રહ્યો મહાત્માઓ મારું રેકોર્ડ કાળું બ્લેક સોરી